કાલે તો દાદા એ બધું નીકળી ગયું અને અત્યાર પછી કેવી રીતે વર્તવાનું શું માગવાનું તે પણ સમજ બધાને આપી દીધી કાલે બહુ મજા આવી ગયા દાદા છેલ્લું બધાને મળી ગયો હા એ કોક દાડો નીકળી જાય ને ખરેખર હે એકાદ વાર હાજર પાકે એવું બધો વરસાદ ચારે મહિના એક જ હાથે પડી જાય નહીં તો ચારે મહિના હાથ રહે ને તો પાક ના થાય મીઠા પાણી નહીં ને મીઠો ભર હાથે એક હવે હાથે તો હું તો આવ્યા નહીં થાય બે કલાક તમે સમજી કાલ નહીં બાવો કોઈ ને ભાઈ કોણ આમ તો ગોળા બાવો વગેરે

દાદા હું તો એક અક્ષર અક્ષર સાંભળું અને મારું ધ્યાન નિરંતર એમાં જ હોય કે જયારે વાણી નીકળશે દાદામાંથી કારણ કે બધા આવરણો મારા તોડી નાખે છે બધા એક્ઝેક્ટ સાંભળું બધું છે એ બધું બાવવાનું આ ક્ષેત્ર ની હતી તે જ મંગળદાર આપડે તો આપણા પોતાના ક્ષેત્રમાં છીએ ક્ષેત્રમાં આપડે નથી આપણા પોતાના ક્ષેત્રમાં એ ભગવાન ભાઈ છે એમને સમજ્યું બધું અક્ષરે શબ્દ શબ્દ છૂટો પડીને સાંભળવું બધું બાવો પણ સમજી બધું બધું કમ્પ્લીટ નિર્બંધ થઈ ગયો હું નિરૂબન કરી પણ આપણે બાવા નહીં ને ઓછા બાવા તમારે કે બાવા નો બાવી છો બાવી તે જાય ના તો જાય ગાઈ જઈ જાય ને ગાઈ જઈ ના જાય હવે દાદા હું બાવો ને મંગળદાસ એ ત્રણે ત્રણે ની જગ્યાએ સેટ થઈ ગયા દાદા ના ડિમાર્કેશન લાઈન પડી ગઈ કોનું ક્ષેત્ર એ સિદ્ધાર્થમાં છું મને કશું નડે નહીં એ બોલનાર તો ડુબાવો ના થઈને સુધાર્થના હતું ગુંચાઈશ આવો આવો દાદા ના સુરા જય જ્ઞાન મળતા પેલા પૈસા એ તો બધું બનાવટી હતું દાદા એમ બનાવટી જુદી જતું હોય એમ બનાવટી બનાવટી હોવું ઘરેલી હોય સારું કરતો હોય પેલું બનાવટી બેસી ગયું બોલ રાતે ચેન આપણે મોહર જ પતાવી ત્યારે નાગરબાગ વાળા અમૃત કરે ફાઈન દાદા બાવા થઈ ગયા બાવા થવા જ દાદા મારી છે ને હું નથી થતો બાપા મંગળદાસ ક્યાં કરો છો બરોબર સાંભળ્યું બરોબર સાંભળ્યા સમજણ બરોબર પડી ગઈ ફૂલાય જ નહીં આવે બાવા કોણ સમજી ગયા ને બાવા જોડે બહુ વ્યવહાર રાખે દાવો ના મળે એટલે મને નિકાલ કર્યો દાવો મળે પણ આપડે રહેવું પડે નાનપણમાં બાવા હું બાવા બાવાએ શું કર્યું આપતા પૂછવા માટે બીજા બાવાને આવું આપ્યું કે તરફ બાવા આપ્યું <laughs> બહાર નથી નાગર બાગ હતો મને એનો પાડો જઈ ગઈ જાય એ બાવો એ બાવો પાડો નામ બાવા ભીગું રાખેલો

તું કે નામ છે તું કે ઉદાહરણ કહેતો મને મને જેવું જોઈએ જરા કથા થઈ જાય હું બધા વાત નીકળશે ને બધો આવો દાખલો જોઈએ અમારું કયું બાવાનું કેટલું આનું મોઢો દેખાય કોણથી સંભળાય જેટલી દેખાય માથું ગંધે એ બધું મંગાવ્યા ડોક્ટરો કાપે તમને <coughs> ખબર પડે મંગળવાર આમ ખબર ના પડે અનુભવ ના ના ખબર પડે એ બધું બાવો અનુભવ ના ક્રોધ થાય બાવાન થાય મંગળદાસ ક્રોધ ના થાય ક્રોધ માન માયા રોગ બધા બાવાનું હજુ મને દાદા સુધારવા થાય તો ક્રોધ આવે કેવું થઈ ગયા ભાઈ કેવું અરે સમજી બરોબર હા બરોબર દાદા બરોબર સમજાઈ ગયું અને યાદ રાખે બહુ હાલ ચાલ્યા કરે માં હું કો હું કેવું પડે હું કો હું બહાર હું કો કે દાદા મને બે ચાર પાંચ વર્ષ કાર કરે <laughs> દાદા કહેવાનું થઈ ગયું કામ ભગવાન જ્ઞાની બાવા ના અજ્ઞાની બાવા જ્ઞાની થયા ને હોય કે જ્ઞાની હોય કેપમાં હોય જાય દરેક કેપ ચડે રાતે હું જ્ઞાનમાં થઈ જાય એના ઘરે ફસાયો હતું આ તો બાવો છે બાવો તમે સારા બાપ નું છે તું જુદો તું સુધાર્થમાં થયો સમજાયું દાદા સમજાયું જે જ્ઞાન નથી મળ્યું તે અને કાલે મેં રાગે પડી ગયો દાખલા દરેક સાથે હું કોણ બાવ કોણ મગજ મગજ નહીં તો બોલ Thank રોજ મંગળદાસ નીકળે ચપ્પુ વાગ્યું લાય બરે મંગળ ચપ્પુ વાગે મંગળદાસ લોહી નીકળે તો મંગળદાસ બીજાને જીપ વાગે મંગળદાસ શું કાપડ સમાજી આત્મા જાણ્યા પછી મંગલરસ કરી ગમતા હોય જમો ભાઈ આ તો એમ જવો સફળાટ થાય તો મગજ ખુશ થાય બહુ સારામાં <coughs> ચાલો

મને પણ જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનાવો શું બનાવવાનું જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનાવો વિચાર કરવાનું વિચાર કરવાનું જેવી જગત આપણે જે દુખ્યા હતા એવા જ લોકો એટલે આ મનમાં લાગણી થાય ને બધી સારું આ કેટલાક દાદા અમને છોડાયા અમારે કઈ કરવું જોઈએ દાદા અનેક લોકો છોડાવડાવે પણ આપણે પહોંચતા એમને કરીએ બધું કલ્યાણ ભાવના જોઈએ કરવા નથી આપી પછી બધા દોરી મોઢે હમ શકે છે બીજું વસ્તુ છે નહીં વરસાદ ના એક નહીં કરાવડાવે નહીં બીજી રોપી લાગે આપણી જવાબદારી પૂરી કરવાની બાબાની જવાબદારી થાય છે એની જાતે જ થાય છે હવે એની જાતે જ થાય છે હવે ભેગા થઈ ગયો ને પેલું ખાતી નહીં પેલું ખાતા નહીં ને પેલું ખાતા દાદા બરાબર પછી ચેન પડે નહીં એટલે ચેન પાડવા ચેન કરવા હારું ચાર ચારની દવા હતી બરાબર ચેન પડ્યું હવે દવા પીવી પડશે દાદા બધા પછી બંધ થાય કરી એકાદ બે ચાલુ છે દાદા આટલો બધો આનંદ આનંદ ખોરવા એટલે દુખ્યું હોય એ અમે જોઈએ ચેન ના પડે લોકો એમ વધારો અમારે વાંધો નહીં ચેન પડે શું માણસ કહીએ રાજમહેલ છે રાજમહેલ કંપાઉન્ડ માં હુવાય નહીં હા કાયદા ની પૂજા કાયદા હજુ એકાદ દાદા ચાલુ હોય તો બંધ કરી હવે દાદા રહ્યા ભાઈ હા દાદા દવાને કેવું કે કપડે જ બીજા પીધાર બની જાય મારે હિટ કર્યું છે આ જમીન ક્યાં કઈ હવે કહ્યું કામ ભાઈ જગત નું કલ્યાણ કરવાનું અને બાબા દુઃખ કરજો બધા અને મહાત્મા સેવા કરો બાબુ બેની બધાની સેવા સેવા કરો તારી દાદાની નિવેદન છે જય જય ગરમી કે જય બહુ કરે લડી જાય શું ઉતારી ઉતારે સુખ બરબટે મળ્યા સુખ પેલા પેલા હાલ કર્યું પેલા બહુ હતું ને આપણી જેમ છોટી તમારે શું બહુ દખલ કરે ને દાદા બાવો બહુ દખલ કરે ને હવે બાવો બધું એમ બધા કર્યો હતો જો અમે ચાર બોલ્યા તો ગમે કરતા એમ ભાવ વિચાર બંધ જાય બોલ્યા જાતને લક્ષમાં રાખી બધા શું ભાઈ દાવો બોલ્યો ખરો પણ જાતને લક્ષમાં રાખ્યો છે તે કાઢી આપો એટલે આ અહીંયા આપણે બાવામાં છે કે બાબા આટલો છે એવું મને કહી દેવું હા દાદા સાડીઓનો બહુ મો સારું સારું પહેરવાનો એ કાઢવામાં અહીંયા મૂકી દેવાનું બરફ લાય ગયા મેં કહ્યું બરફ લાવી મૂકી રાખો મારો વગર વગર મેરો વગર કરે પછી કઈ કાઢી આલો ટ્રેન મેળવા ગયા છે ઘરમાં સુધાર્યો બીજો ઉષાના સુધાર્યો છે છે નાણાનો નાણાનો સ્વભાવ શું સ્વભાવ છે તમે રક્ષા કરો થોડો થોડો અભ્યાસ કરવાનો થોડો થોડો <laughs> જે કુદકો મારે કોક જગત ભેગા થાય ને શું શેર બધાના ભાવ જાતે શું થયું તને બેસી ગયો ભાવ પાટિયો આપડા બે જાય એટલે ભાવના પાટિયા બે જાય તો ને પાટિયા બે જાય એને કહ્યું ભાવ હોય કઈ કે ટાઈમ કે એના ભાવ ઊંચા થઈ ગયા એમ પછી તમે બહુ ભાયા છો પોતાને બહુ હોય છે બરાબર જોલું આવે એક વાર જન્મ કર્યા કરીએ છોકરો બહુ ડાયો ભાઈ ડાય તબિયત સુખ છે તમને મળ્યા પછી છે તમને અનંત સુખ છે તમને મળ્યા પછી અનંત સુખ છે દુઃખ હતું દુઃખ તો નતું પણ એનાથી અનંત સુખ છે દુઃખ નતું પણ અનંત સુખ છે નહીં દુઃખ નતું ચેન પડતી હતી ચેન નથી પડતી હવે તમને સોંપી દીધું દાદા ચેન નતું પડતું પણ તમને સોંપી જ હતું ચેન તમે સાંભળ્યું કાલે સાંભળ્યું તમારી જોડે જોડે કાલે કહી દીધું બધું બધું મૂકી દેવાનું બધું મૂકી દેવાનું બોલાવે લેપટોપ મારી દીધો આ દેશના છે નહીં એ દેશના બાબતો તો આપણે રાખવો જ પડશે તો બાવો રાખે ને આપણે જોવાની શું અને બાવો દેશના લોકો જોડે વાતો કરે આપડે જોવા કરીએ બાવાનું શું કેમ હું બાવન માં કદાચ બધું શાસ્ત્ર આવી બાબુ એક છે બે અહીં છે અમારો બાવો ઘરે મોડો પડે થોડો હા વ્યવહાર કરવા બાજુ નહીં મોડો પડે આવ્યો ખરો ને મોડો પડે તો આવ્યો ખરો ને એટલે બાવા વળવા નહીં ધીરે ત્યાં જરા જાવ બધી શક્તિ વાળા બધી શક્તિ વાળા એ કહેવાય જરા જવું એટલે શક્તિ છે શક્તિ કાઢી જતા છે અને આપણે આપણે ઠપકો મા બાપ વગર ના થતો આપણે શું બોલીએ આપની માન શું બોલીએ છીએ અને કદાચ આબરું ના ફરી તું બોલાવે જરાક બોલીએ તો ખબર જાય એમ તો ખરાબ આવી ગયા નઈ તમને લાગે છે અનંત અવતારું સર્વ વળી ગયું અલાવે પછી રહેવાનું બી નથી એ તો બધો વ્યવહાર સુધરી ગયો બ્લડ રિલેશનમાં નહીં તો ગરીબ અમારા કાકા થાય મારા ભાદના કાકા થાય એમ કે શું એ ખુશ ન હતો અને કોઈ કે હા અંબાળા તો ખૂબ લોકો આપણા ખડકીવાનો ઠપકો આવ્યો બધા મને માનતા બહુ રોટન માં અમે એવું કરતા જ તમે હરી રસ્તો ભાઈઓ ભાઈ નજીક હું કાચો કાચે દાદા ભેગા થઈ જોયા નાનો છોકરો હોય એટલે ઊંચા મારું શરીર દવાખાના હતું ને એવું શરીર મારે કઉ છે નીચે હતા કેવા કારણ જવા ભાઈ જીજી ભાઈ હતા મોડા ચાચું ત્રણ દાડા મોડું બગડ્યું તો લાલાજી બોલે તાર મને હાલ લાગે બીજા કાળથી બોલે જીજીઓ બહુ ખરાબ છે તાર મને સારું લાગે લગ્ન ભાઈનો છો ગોઈંગ ડિવિઝન બિરલા ડિવિઝન જે હોય ખબર પડશે કે પેલા જવું ઘણું વધારે કાલે ટકોર સરસ હતી બહુ પેલા જેવું છે કે ના પેલા કદાચ ઘણું સારું છે હા ઘણો ફેર સમજ થી બધો ફેર પડ્યો સમજ સમજ જ નથી પેલા ની સમજ ઊંધી હતી પેલા ધ્યાન તો બધું ને એ પડે ના પડે પડે ખરું કોઈ વખત પડે ગમતી વસ્તુ મળે તો ગમતી મળે તો પંચાણું ટકા ના મળે પાંચ ટકા મળે એટલે સરવાળે તો ના જ મળ્યું કેવાય ને ચાલો ના હોય કોઈ ખાતા નહીં પાંદો રાખવો પડે રાખો આટલો ટુકડો ભાગ રાખવા પડે લખવાનો રહેવા ના રાખવો જમીન જોઈએ છોકરા છે બોલતા બોલે કહી જવું હા દાદા બેન ને ફોન કરેલો પરમ દિવસે તો ખાસ તમને જય સચિદાનંદ ગયા છે આશીર્વાદ ખાસ સ્પેશિયલ સચિદાનંદ આશીર્વાદ ચાલે છે કે નહીં એટલે બધી ફાઇલો હવે ગોઠવું છું હવે ચાલુ કરી છે મેં ફાઇલો ગોઠવવાની કાલે રાત્રે જરા બે ચાર ફાઇલો ઉપર નજર નાખી મેં કોઈ હિસાબ જોઈ લઉં જરાક બાવી બહુ જોર કરી મને કહ્યું બહુ જોર કરતી મને કહી દેવું ચોક્કસ એ જરા કહે લોકો છે હાલ કરે હું આવતું હોય કહી દઈશ તમને હા માણસ ના ઈસ્યુ હશે ને ધીરો થઈ જાય જય બાવો આ બાવો જે બધી અવસ્થાઓ બદલાય છે બાવો હા બાવો જેમ કે છે મોક્ષ છે બાવો બાવ એ બાવળ બાવળ બાવળ આનંદ સમજી ગયું કાલે બહુ હાર ગયું ખૂબ ગમ્યું મને ખૂબ ગમ્યું

એવું ભેગું કરી બરાબર ઠંડી એટલી બધી હા દાદા એનાથી તો કેટલું બહુ એ કરવું પડે તો ફરાય સુધી દયા કર્યું બહુ સરસ દાદા જો કર્યું તો બહાર આપતા ના થાય તો બોલ મોજા પહેર્યા પડ્યા છત્રી પણ નહીં જોઈ મોજા પણ નહીં જોઈએ કાનજી નહીં હા એ ના હોય તો સુરત ના બાપ અને બેઠા મહિલા જોડાયા બહુ આનંદ થયો પછી લોક કરવા ગયા તો દેવડે ગયા પછી રાખો ગઈ રાખો ગુજરાત ચાલુ જવા દે સરસ મેં બારે જનતા લાયા દાદા હજુ અમે તમારી તંદુરસ્તી એ ચાલુ રાખશું અને અહીંયા જ્ઞાન અપાવવું જોઈએ એક વાર એવી તબિયત તમારી થઈ જવી જોઈએ દાદા એવી પ્રાર્થના કરીએ છીએ ગુરુપુડ હોય ને આ લોહી થાય એ સીઝન લઈને બરાબર હા ગુસ્સાઓ ભાઈ નો ફોન છે જય સચિદાન કે છે સચિદાન સચિદાન ચાલો

તો કશું બોલી ગયા હોય કે બાબા બાવી નીકળ્યું તમે ને કે ચાલો સાંભળ્યું હતું જ્ઞાન સાંભળેલું દાદા બરાબર

ના છોકરા એવો છે મારા બાવા ઈચ્છા થાય બરાબર તમે સુધાર્થમાં તમારે કઈ આવી આપણે બહુ હાઈ ક્લાસ અને એલે તો હમલા ટેકો ઉભો રાખે તમે એક બાજુ મોટો <laughs> ભાવ તો થઈ ગયું થઈ ગયું બીજો ભાવ છે કાલે આપ નોન સ્ટોપ અઢી કલાક બોલ્યા <laughs> બધાની જય સચિદાન બરબટ બરબટ કે છે આપડે લોકો બરબટ કે છે હા ایک دم چلکا اہم سی گئے پیٹ گیا برپٹ દાદા સમજી ગયો બાળો પણ બાવી પણ બાવો બાવે ઘરે ને તે આપડે જો સર બે ની આદત સારી જ પણ બીજા લોકો કરતા ઓછી લડે છે જો કહીએ ને એટલે કન્ફર્મ માં આવે તમે ઠેકાણા બીજા લોકો ધરા એ રાખે નિયમ રાખે એટલે પછી બાવર બે જગ્યા જે કહેવાય છે ઠેકાણા આપણે ઠેકાણા વગર ના થઈ જાવ ને હું આ થઈ જાય બરાબર થઈ જાય નફર થઈ આપડે ફટવા વગર બહુ આવે છે બરોબર છે બાવા બાવી નું છોકરા સમજાયું પણ સમજાયું નહીં બાવો કોને ઓળખ્યું નહી બાવો એટલે શું ખબર પડી સાંભળજે બધું સાંભળજે સાંભળતી હતી પણ સમજણ નહીં પડતી સાંભળતી હતી પણ સમજણ નહીં પડતી